શંકરજી મારા પાછળ પડ્યું છે મને ભાળેવા આવે છે અમરીશ રાજાએ પ્રાર્થના કરી સુદર્શન નો વેગ શાંત થયો દુર્વાસા ઋષિ આશીર્વાદ આપ્યા છે પ્રેમથી ઋષિને જમાડ્યા છે અંબરીશ ભક્તિનું સ્વરૂપ છે અને તેથી અંબરીશ રાજાના ચરિત્રમાં આરંભમાં આંખની ભક્તિ કાનની ભક્તિ જીભની ભક્તિ હાથની ભક્તિ પગની ભક્તિ એક એક ઇન્દ્રિયની એક એક અંગની ભક્તિનું વર્ણન આવે છે અમરીશ ભક્તિનું સ્વરૂપ છે ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરે છે દુર્વાસના ભક્તિને છિન્ન ભિન્ન કરે છે માન લેવાની ઈચ્છા એ દુર્વાસના છે સુખ ભોગવવાની ઈચ્છા એ દુર્વાસના છે બીજાને માન આપવાની ઈચ્છા રાખજો હું બધાને માન આપું હું કોઈનું અપમાન નહીં કરું ગમે તે થાય માન લેવાની ઈચ્છા ભક્તિને છિન્ન ભિન્ન કરે છે બધાને માન આપવાની ઈચ્છા ભક્તિને પુષ્ટ કરે છે દુર્વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે ક્રોધ આવે એટલે માનો કર્કશવાણી બોલે છે કર્કશવાણી સહન કરે એ બહુ સુખી થાય કર્કશવાણી બોલનાર ગુરુવાસા દુઃખી થયા છે અમરીશ મહારાજ ગુરુવાસાને વંદન કરે છે મહારાજ તમે ક્ષમા માગશો નહીં ક્ષમા તો મારે માગવાની મારી ભૂલ થઈ તમને પૂછ્યા વિના મેં થોડું પાણી પણ પીધું એ મારી ભૂલ બ્રાહ્મણ વંદનીય છે શ્રેષ્ઠ છે બીજાને જે યશ આપે છે તેના ઘરમાં ભગવાન વિરાજે તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો અપયશ માથે રાખો અને બીજાને યશ આપજો યશોદા શબ્દ નો અર્થ એ જ થાય યશોદાજીના ગોદમાં બાલકૃષ્ણ રમે છે જે સર્વને યશ આપે એને યશોદા કહેવાય જે કઈ સારું થયું એ તમારા આશીર્વાદ થી થયું અને જે કઈ બગડ્યું એ મારા પાપ થી બગડ્યું અપયશ માથે રાખો હું પાપી છું મારું કોઈએ બગાડ્યું નથી મારા પાપ ના લીધે મારું બગડ્યું કોઈ સારું કામ થાય કોઈ સુધરે તો તમારા આશીર્વાદથી સુધરે આવી જ્યાં સરળતા હોય ત્યાં ભગવાન રમે છે અપયશ માથે રાખજો બીજાને યશ આપજો અંબરીશ નો કોઈ અપરાધ નથી અંબરીશ એ કહ્યું મહારાજ એ તો મારી ભૂલ છે તમારી ભૂલ જ નથી તમને પૂછ્યા વિના મેં થોડું પાણી પીધું એ મારી ભૂલ છે ક્ષમા તો મારે માંગવાની છે આપ શ્રેષ્ઠ છો વંદન કરીશ દુર્વાસા ઋષિનું હૃદય પીગળ્યું છે એની કોઈ ભૂલ નથી ભૂલ તો મારી છે છતાં મને કેટલું માન આપે છે મને કે છે મારા તમારી ભૂલ નથી મારી ભૂલ આપને હું વંદન દુર્વાસા ઋષિ આશીર્વાદ આપે છે અંબરીશ રાજાના વંશમાં કર્યો છે ઇક્ષ્વાકુના વંશમાં ભગવાન રામ પ્રગટ થવાના છે ઇક્ષ્વાકુ રાજાના વંશમાં વિપુક્ષી નિમિ દંડક એવા અનેક રાજાઓ થયા છે આ વંશમાં સસાદ રાજા થયો આ વંશમાં કપુસ્થ રાજા થયો આ વંશમાં માનધાતા રાજા થયો આ વંશમાં હરિશ્ચંદ્ર થયો છે હરિશ્ચંદ્ર ના વંશમાં રોહિત થયો છે આ વંશમાં પછી સગર નામનો રાજા આ રામજી નો વંશ છે એકદમ હું છોડી દઉં તો રામજી મહારાજ મને સજા કરશે પાપની બીક રાખવી મને પાપ ન લાગે કથામાં દેવો આવે છે કથામાં ગંગાજી આવે છે કથામાં ઋષિઓ આવે છે આપણને દેખાતા નથી આવે છે વક્તા વ્યાસ નારાયણની આજ્ઞા અનુસાર વિવેકથી કથા કરે તો દેવ ઋષિઓ વક્તાને આશીર્વાદ આપે એ તો વ્યાસજી પણ જાણતા હતા અઢાર હજાર શ્લોકોની કથા થોડા દિવસોમાં કેવી રીતે થાય વ્યાસજીની આજ્ઞા અનુસાર કથા પ્રકરણ છોડે આ રામચંદ્રજી નો વંશ છે આ વંશમાં સગર નામનો રાજા થયો સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો એના યજ્ઞ નો ઘોડો ઇન્દ્રદેવ ઉઠાવીને લઈ પાતાળમાં કપિલ મહામુનિના આશ્રમમાં તે ઘોડો રાખ્યો છે સરરાજાના છોકરાઓ શોધતા ગયા છે કપિલ મહામુનિના આશ્રમમાં ઘોડો મળ્યો કપિલ દેવને ચોર સમજીને મારવા દોડ્યા કપિલ એ આંખ ઉઘાડી અને જે આંખ ઉઘાડે છે તે બધા બળીને ભસ્મ થયું સગરાજાએ પોતાનું પૌત્ર અંશુમાનને આજ્ઞા કરી છે કપિલ દેવને વંદન કરે છે ક્ષમા માગી છે કપિલ મહામુનિએ કહ્યું તારા પિતૃઓ મને મારવા માટે આવેલા મારું તેજ સહન થયું નહીં તે બધા બળીને ભસ્મ થયા છે શ્રી ગંગામાં પધારે ગંગાજીનો સ્પર્શ થાય તો જ ઉદ્ધાર થશે બીજો કોઈ ઉપાય નથી અંશુમાન ઘોડો લઈને દાદાના યજ્ઞમાં ગયો છે પરિપૂર્ણ કરો કર્યો છે ગંગાજીને પધરાવવા માટે તપશ્ચર્યા કરી છે દર્શન થયા અંશુમાન નો પુત્ર દિલીપ થયો દિલીપ રાજાએ બહુ વર્ષો સુધી તપશ્ચર્યા કરી શ્રી ગંગામાના દર્શન થયા દિલીપ નો પુત્ર ભગીરથ થયો આ ત્રણ પુરુષોનું પુણ્ય ભેગું થયું જ્યારે શ્રી ગંગામાના દર્શન થયા શ્રી ગંગાજીએ કહ્યું છે મારો વેગ ધરતીને સહન થશે નહીં આ ધરતી રસાતળમાં ડૂબી જશે મને કોઈ મસ્તક માં ધારણ કરે તો હું મારું શંકર ભગવાન ની પ્રાર્થના કરી છે માં ભગવાન શંકર ઉભા છે કેડમાં બે હાથ રાખ્યા છે બાંધેલી જટાઓ ખુલ્લી કરી છે ગંગોત્રી અતિ પવિત્ર સાત્વિક ભૂમિ છે એ ભૂમિના પરમાણુઓ હૃદયને પીગળાવે છે ત્યાં ખરાબ વિચાર મનમાં આવતો નથી સાત્વિક ભાવ જાગે છે ભગવાનના ધ્યાનમાં સ્મરણમાં તન્મયતા થાય છે જ્યાં શ્રી ગંગા ગંગામાં પ્રગટ થાય શિવજીની જટામાં આવ્યા છે ભગીરથ રાજાએ પ્રાર્થના કરી ગંગાજીને પધરાવ શંકર દાદાએ કહ્યું કે બહુ ગરમી થાય છે ને તે માથે ઠંડક સારું છે કે મારા તમારા ઠંડક માટે આ બધી મહેનત કરી નથી મારા પિતૃનો ઉદ્ધાર કરવો છે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો છે અનેક દેશને પવિત્ર કરતા કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા છે જ્યાં સગર રાજાના બાળકો બળીને ભસ્મ થયા હતા ભસ્મની માટી થઈ હતી ત્યાં શ્રી ગંગામાં પધારે છે શ્રી ગંગામાનો સ્પર્શ થઈ માટીમાંથી દેવ પુરુષો નીકળ્યા છે શ્રી ગંગા માના ચરણમાં વારંવાર વંદન કરી શ્રી ગંગે માતકી શ્રી ગંગા માનો જય જયકાર કરવા લાગ્યા મર્યા પછી શરીરના માટીને ગંગાજીનો સ્પર્શ થયો સગરાજાના બાળકોને સદગતિ ગંગા તમારાથી બીજું કઈ ન થાય તમે ઘરમાં સ્નાન કરો ને ત્યારે ગંગા ગંગા ગંગા એવું બોલો મનથી ગંગાજી ને વંદન કરો ગંગાજી નું સ્મરણ કરો તમને ગંગા સ્નાન નું ફળ મળશે તમે પ્રેમથી ગંગા ગંગા બોલશો ગંગામાં કૃપા કરીને તમારા ઘેર આવશે સ્નાનના સમયે ગંગાજીનું યમુનાજીનું સ્મરણ કેટલાક લોકો તો એવા થયા છે સિનેમાનું ગીત ગાતા ગાતા જ નાય પોતાને બહુ ડાયા સમજે છે એવું ના કરો તમે બધા વૈષ્ણવ છો પ્રભુના પ્યાર છો ભગીરથ મહારાજ ગંગાજીને લઈ આવ્યા તેથી નું નામ ભાગીરથી ગંગા છે શિવજી મહારાજ ગંગાજીને માં ધારણ કરે છે તેથી ભગવાન શંકર નું નામ ગંગાધર જ્ઞાન ગંગા જેના માથે છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે શિવજી મહારાજ ને સ્મશાનમાં પણ શાંતિ મળે છે કોઈ કોઈ વખત તો એવું થાય છે શિવજીના સન્મુખ ભૂત પ્રેત નાચવા લાગે છે શિવ શાંત છે શિવજીના શાંતિ નો ભંગ થતો નથી એનું એ જ કારણ જ્ઞાન ગંગાને પાસે રાખે તમે પણ જ્ઞાન ગંગાને પાસે રાખો જીવને શિવ થવું છે આ છ સાડા છ થાય ને ત્યાં સુધી તમારા માથે ગંગાજી દેખાય પણ સાડા છ થાય લોકો ઘડિયાળ જોવા લાગે કેટલીક માતાઓ વિચાર કરે છે ઘેર જઈને રસોઈ કરવી છે મગની જલ્દી ચડશે એવું લાગે છે મગ દાળ મારું અપમાન કરો જે સ્ત્રી પતિદેવ નો તિરસ્કાર કરે છે જે સ્ત્રી પતિદેવ ને કર્કશ વાણીથી દુઃખ આપે છે એના પુણ્ય નો સ્ત્રી પતિમાં પરમાત્માની ભાવના કઈ કઈ ક્રોધમાં બોલે દશરથ તિરસ્કાર કરે છે તમારો પ્રસાદ મારે ખાવો નહીં એક સાંભળી ત્યાં આવી છે અને કઈ કઈ ના હાથનો પ્રસાદ ઉઠાવીને લઈ અંજન પર્વતમાં અંજનીમાં તપશ્ચર્યા કરે પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે ભગવાન શંકરના જેવો મને દીકરો છે અન્યની મારી એવી ઈચ્છા હતી આંખ બંધ રાખીને પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે શિવજીની પ્રેરણાથી તે સમળીએ કઈ કઈ ના હાથનો પ્રસાદ ઉઠાવ્યો અને અંજની માના હાથમાં ઉઠાવ્યો એવું જ માની લીધું શિવજી મને પ્રસાદ આપ્યો છે અંજનીમાં પ્રસાદ આરોગી ગયા પ્રસાદ ભક્ષણ કરવાથી અંજની માના પેટમાં ગર્ભ નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ સૂર્યોદય નો સમય થયો હતો ત્યારે શ્રી હનુમાનજી શ્રી હનુમાનજી નું પ્રાગટ્ય થયું છે જન્મથી જ હનુમાનજી બહુ બળવાન છે બહુ બુદ્ધિમાન છે ભૂખ લાગી હતી સૂર્ય ઉદય થયો હતો આ કોઈ લાલ ફળ છે એવું લાગે છે એવું સમજીને હનુમાનજીએ કૂદકો માર્યો સૂર્ય મંડલમાં ગયા છે સૂર્યને ફળ સમજીને ખાવા દોડે બધા દેવોને પણ આશ્ચર્ય થયું આ બાળક કેવો બળવાન છે અવડે જેનો જન્મ થયો છે હનુમાનજીને સમજાવ્યા છે આ ફળ નથી હનુમાનજીને આને એક વરદાન આપ્યા છે કઈ કઈ નો પ્રસાદ સમળી લઈ ગઈ પછી તો કઈ કઈ ને બહુ દુઃખ થયું કઈ કઈ રડવા લાગી કૌશલ્યા માને દયા આવી કૌશલ્યાજીએ પ્રસાદ માંથી થોડોક ભાગ કઈ કઈ ને કૌશલ્યાજીના સત્સંગમાં સુમિત્રાજી રહેતા હતા સુમિત્રાજીએ થોડો પ્રસાદ કઈ કઈ ને આપ્યો પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ ગ્રંથોમાં એવું લખ્યું છે લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ માના પેટમાંથી બહાર આવ્યા છે શ્રી રામ બહારથી જ પ્રગટ થયા રામજીનો જન્મ જન્મ કર્મ છે દિવ્યમ દિવ્યમ અપ્રાકૃતમ પ્રાકૃત ધર્માન આશ્રયમ ભગવાનનો જન્મ થતો નથી પ્રાગટ્ય થાય કૌશલ્યાજીના સન્મુખ બહારથી જ ભગવાન પ્રગટ થયા છે માના પેટમાંથી બહાર આવ્યા નથી વશિષ્ઠ ઋષિએ કહ્યું સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે રાણીઓને રાજી કરો રાણીઓ જે કઈ માગે તેમને આપજો દશરથ મહારાજ આવ્યા છે સુમિત્રાજીને પૂછે છે મહારાણી શું ઈચ્છા થાય છે મન ક્યાં જાય છે ત્યારે સુમિત્રાજીએ કહ્યું છે મને સેવા કરવાની બહુ ઈચ્છા થાય મારી કોઈ સેવા ન કરે હું બધાની સેવા કરું સેવામાં જ આનંદ છે શુદ્ધ ભાવથી જે બીજાની સેવા કરે સેવામાં અભિમાન આવે તો સેવા બગડે છે સેવામાં કંઈક વાસના જાગે તો સેવા બગડે છે વાસના અને અભિમાનને છોડીને શુદ્ધ ભાવથી જે સેવા કરે છે એને બહુ આનંદ મળે છે સેવામાં આનંદ છે મારી સેવા કરવી છે મારા માટે આ સ્વતંત્ર રાજમહેલ બાંધ્યો છે અલગ મારે રહેવું નથી મને એવી ઈચ્છા થાય છે કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની દાસી થઈને હું રહું હું બધાની સેવા કરું મારી સેવા કોઈ ન કરે સુમિત્રાજી આવું બોલ્યા છે વશિષ્ઠ ઋષિએ સાંભળ્યું વશિષ્ઠ ઋષિએ કહ્યું છે રાજન તેના પેટમાં જે બાળક છે તે કોઈ મહાન પુરુષ લાગે શોકની સેવા કરવાની વાતો કરે એનું મન કેટલું શુદ્ધ છે મારે કૌશલ્યાજીની દાસી થવું છે મારે અલગ રહેવું નથી કૌશલ્યાજી આખો દિવસ નારાયણની ભક્તિ કરે છે હું કૌશલ્યાજીની ભક્તિ સગર્ભા થયા પછી એનો સ્વભાવ બહુ સરળ થઈ ગયો છે એના પેટમાં કોઈ મહાન પુરુષ આવ્યા છે કૌશલ્યાજીના હૃદયમાં રામ પ્રગટ થયા છે અને ત્યારથી તો કૌશલ્યામાં આખો દિવસ ધ્યાન કરે કોઈ મળવા આવે ને કૌશલ્યા મને ગમતું નથી બોલવાની ઈચ્છા થતી નથી ખાવાની ઈચ્છા નહીં એકાંતમાં બેસીને ધ્યાન કરે દશરથ મહારાજ જયારે આવ્યા છે ત્યારે કૌશલ્યાજી ધ્યાનમાં તન્મય થયા છે ડાવા સાથળમાં જમણો અને જમણા સાથળમાં ડાવો પગ છે પદ્માસન ધારણ કર્યું છે માથાના વાળ ખુલ્લા છે દૃષ્ટિ નાકના અણીમાં સ્થિર છે નાકના અણીમાં નજર રાખે ને એનું મન સ્થિર થાય નાકના અણીમાં એટલે તમારા નાકના અણીમાં હો બીજા કોઈનું નાક જોશો નહીં તમારા નાકના અણીમાં નજર રાખે સ્વનાસાગ્રાવલોકના મનની ચંચલતા ઓછી થાય કૌશલ્યાજી ધ્યાનમાં એવા તન્મય થયા હતા દશરથ મહારાજ આવ્યા તે કૌશલ્યાજીને ખબર પડતી દશરથ મહારાજ પૂછે છે મહારાણી શું ઈચ્છા છે ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું તમે જે માગશો તે આપીશ કોણ સાંભળે છે કૌશલ્યાજી ધ્યાનમાં તન્મય થયા છે એક દાસીએ સાવધાન કર્યા છે મહારાજ આવ્યા છે દશરથ રાજાએ કહ્યું છે ગુરુદેવની આજ્ઞાથી આવ્યો છું તમારી શું ઈચ્છા છે કૌશલ્યાજીએ કહ્યું અતિ આનંદમાં છું મને હવે બોલવાની ઈચ્છા થતી નથી મારે બોલવું નથી કોઈને આમ જોવાની ઈચ્છા થતી નથી આનંદમય શ્રી રામ મારા હૃદયમાં છે તીર્થવા મોહાર્ણવમ હત્વા કામક્રોધાદિ રાક્ષસાન શાંતિ સીતા સમાયુક્ત આત્મા રામો વિરાજતે આનંદમય શ્રી રામ મારા હૃદયમાં હું અતિ આનંદમાં છું આ જીવને સુખ ભોગવવાની ઈચ્છા થઈ ત્યારથી જીવ દુઃખી થયો સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાન દુઃખ છે આનંદમય પરમાત્મા હૃદયમાં છે મારે કોઈ સુખ ભોગવવું નથી મારે રામજીનું ધ્યાન કરવું છે મને હવે બોલવાની પણ ઈચ્છા થતી નથી વશિષ્ઠ એ કહ્યું છે આ વેદાંતના સિદ્ધાંતો આનંદમય પરમાત્મા એના હૃદયમાં છે ભવિષ્ય બહુ સારું દેખાય અયોધ્યાજીમાં શ્રી રામ પ્રગટ થવાના છે અયોધ્યા શબ્દ વેદોમાં આવ્યો છે દેવાનામ પૂર અયોધ્યા ત્યાં અયોધ્યા શબ્દનો અર્થ કર્યો છે જ્યાં યુદ્ધ થતું નથી જ્યાં કોઈ દિવસ ઝઘડો થતો નથી એને અયોધ્યા યોધ્યા ન ભવતી ઇતિ અયોધ્યા તમારા ઘેર રામ આવે એવી ઈચ્છા હોય તો તમે ઘરને અયોધ્યા બનાવો તમારા ઘેર રામ આવશે જ્યાં યુદ્ધ નથી ઝઘડો ન કરો સરયુજીના કિનારે જે રહે છે એ ઝઘડો કરતો નથી સરયુજીનો કિનારો ભક્તિનો કિનારો છે ભક્તિનો કિનારો છોડશો નહીં ભક્તિની સમાપ્તિ કરશો નહીં જે ભક્તિની સમાપ્તિ કરે ઝઘડો કરે જે ભક્તિના કિનારે રહે છે તમારા ઘરમાં પ્રભુ પધારશે આપણે બધા જ અયોધ્યાજીમાં જઈને રહીએ ને તો ત્યાં બહુ ભીડ થઈ જાય જ્યાં જે સાધુ સંતો છે એમના ભક્તિમાં પણ વિઘ્ન આવશે તીર્થમાં રહેવું એ સારું છે અતિ ઉત્તમ એ છે પ્રભુએ તમને જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ બનાવો તમારું ઘર અયોધ્યા બને ઘરમાં જરા પણ ઝઘડો ન કરો ઘરમાં પ્રેમથી રહેજો તમારા ઘેર ભગવાન આવશે ભક્તિનો કિનારો જે છોડે છે એ ઝઘડો કરે છે દશરથ મહારાજ જીતેન્દ્રિય છે અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે એ જગત પિતાના પણ પિતા થયા છે કેવી તપશ્ચર્યા કરી છે નવ માસ પરિપૂર્ણ થયા છે હવે પ્રભુના નો સમય થયો ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ છે રાત્રિના સમયે દશરથ મહારાજને એક સ્વપ્ન દેખાય છે અષ્ટમીની ઉત્તર રાત્રિ છે અને રામનવમીનો પ્રાતઃકાળ છે રાજા એ સ્વપ્ન જોયું સ્વપ્નમાં એવું જોયું મોટા મોટા સાધુઓ મહાત્માઓ મારા ઘેર આવ્યા છે હું સંતોને સાષ્ટાંગ વંદન કરું છું બધા મને આશીર્વાદ આપે છે મને કે છે ઉઠો ઉઠો હવે ભાગ્યનો ઉદય થવાનો છે હવે પરમાત્મા પધારે છે દશરથ રાજા એ સ્વપ્નમાં જોયું છે હું સરયુજીમાં સ્નાન કરું છું દશરથ મહારાજના ઘરમાં લક્ષ્મી નારાયણ ની સેવા હતી સ્વપ્નમાં નારાયણને દૂધથી અભિષેક કરે છે રાજાએ સ્વપ્નમાં જોયું છે તપસ્વી બ્રાહ્મણો આવ્યા છે અને વેદ મંત્રો બોલે છે હું મારા નારાયણને અભિષેક કરું છું સ્વપ્નમાં ભગવાનને અભિષેક કર્યો સ્વપ્નમાં ભગવાનનો સુંદર શૃંગાર કર્યો સ્વપ્નમાં તિલક કરે છે સ્વપ્નમાં પુષ્પની માળા અર્પણ કરી છે સ્વપ્નમાં ભોગ ધરે છે પછી તો રાજાએ સ્વપ્નમાં ભગવાનની આરતી ઉતારી છે પ્રેમથી આરતી ઉતારે છે પ્રભુના એક એક અંગને નિહાળે છે આજે આરતીના સમયે હૃદય પીગળ્યું છે ભગવાનના પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે આજે ભગવાન બહુ સુંદર દેખાય છે આજે દર્શનમાં બહુ આનંદ આવે છે ગાલમાં ધીરે ધીરે હસે છે એવું લાગે છે આપણે કોણ છે દશરથ મહારાજ આરતી અને તે સમયે રાજાએ જોયું છે ભગવાનના શ્રીઅંગમાંથી તેજ નીકળ્યું અને તે તેજ કૌશલ્યાજીના પેટમાં કૌશલ્યાજીના પેટમાં એ પ્રવેશ કર્યો આવું સ્વપ્નમાં જોયું અને રાજા દશરથ જાગ્યા છે જે દિવસે તમારા ઠાકોરજીની સેવા તમે સ્વપ્નમાં સ્વપ્નમાં આરતી કરો માનજો કે હવે ભાગ્યોદય થશે બ્રાહ્મ મુહૂર્તમાં આવું સ્વપ્ન દેખાયું વશિષ્ઠ ઋષિના આશ્રમમાં રાજા ગયા છે તે સમયે વશિષ્ઠ ઋષિ ધ્યાન કરવા માટે બેઠા સાષ્ટાંગ વંદન કરે છે તમારા ધ્યાનમાં હું વિઘ્ન કરવા આવ્યો છું ક્ષમા માંગુ છું તમારી કૃપાથી આવું સ્વપ્ન દેખાય મેં જોયું કે પ્રભુએ કૌશલ્યાજીના પેટમાં પ્રવેશ મેં સ્વપ્નમાં આરતી કરી વશિષ્ઠ ઋષિ બહુ પ્રસન્ન થયા અતિ અતિ ભાગશાળી ને આવા સ્વપ્ન પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે તેનું સૂચક આ સ્વપ્ન એવો દીકરો થશે આજ સુધી આવો કોઈ થયો નથી ભવિષ્યમાં આવો થશે પણ પરમાત્મા તારા ઘેર પુત્ર રૂપે આવવાના છે તો આ સૂચક રાજાએ જયારે સાંભળ્યું ત્યારે બહુ આનંદ થયો આખો ભીની થઈ છે મારા ગુરુદેવ જે બોલે છે તે સાચું થાય મને કહ્યું કે પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે રાજાને ઉતાવળ થઈ છે ગુરુદેવને પૂછે છે કે પ્રભુ ક્યારે પધારશે વશિષ્ઠ ઋષિએ કહ્યું હવે ક્યારે પધારશે તે હું શું કહું આ જગત કાળના આધીન છે અને કાળ એ રામજીનો નોકર છે રામ રાજા વિરાટ છે રામ કાળના આધીન નથી કાળ ભગવાન આગળ હાથ જોડીને ઉભો રહે છે ક્યારે આવશે તે હું શું કહું રાજા અધિરાજ છે તમને જયારે ઈચ્છા થાય ત્યારે કૃપા કરીને આવશે હું એમ માનું છું આ બ્રાહ્મ મુહૂર્તમાં સ્વપ્ન દેખાયું છે ચોવીસ કલાકમાં ફળ મળવું જ શાંતિથી ધ્યાન કરો આ સ્વપ્ન કોઈને કહેશો નહીં વશિષ્ઠ ઋષિની આજ્ઞા થઈ દશરથ મહારાજ સ્નાન કરીને ધ્યાન કરવા આજે કૌશલ્યાજી પ્રાતઃ થી ધ્યાનમાં તન્મય થયા છે ઘરના નોકરોને દાસીઓને કૌશલ્યામાની આજ્ઞા થઈ છે બધા બહાર હું ન બોલાવું ત્યાં સુધી અંદર કોઈ આવે નહીં પણ એકાંતમાં બેસીને ધ્યાન બધાને બહાર જવાની આજ્ઞા કરી માતાજી ધ્યાનમાં તન્મય થયેલ રામનવમી નો પ્રાતઃકાલ પૂરો થયો છે આજે સોનાનો સુંદર જય દિન રામ જન્મ શ્રુતિ ગાવય તીરથ સકલ તાચરી આવ અયોધ્યાજીમાં સરયુજીના કિનારે આજે સંતોની બહુ ભીડ થઈ છે સંન્યાસી મહાત્માઓ વિરક્ત સાધુઓ મહાપુરુષો સરયુ ગંગાને વંદન કરી સરયુજીમાં સ્નાન કરે છે સીતારામ સીતારામ સીતારામ સીતારામ કીર્તનમાં તન્મય થયા છે અનેક ભક્તો જયારે દર્શન માટે આતુર બને છે જયારે નો અવતાર થાય અતિશય આતુરતા વિના ભગવાન નો અવતાર થતો નથી સાધુ સંતો ને રામ દર્શન ની તીવ્ર ઈચ્છા છે ક્યારે પ્રભુ પ્રગટ કરશે ક્યારે દર્શન નો આનંદ મળશે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો દશ દિશાઓ પ્રસન્ન થઈ મંદ સુગંધ શીતલ એવો વાયુ આવવા લાગ્યો સંતોના મન આજે અતિ પ્રસન્ન શાંત છે આકાશમાં દેવો ગંધર્વો જય જયકાર કરે છે અપ્સરાઓ નાચે છે પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્ર નો સુયો મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે શિયાવર રામચંદ્ર કી प्रधेनुसुर सन्तहित लीनमनुज अवता निज इच्छा निर्मिततनु माया गुणगोपारसिया पवनसुतहनु उमापति महा જય જયકાર થઈ રહ્યો છે ચારે બાજુમાં પ્રકાશ પડ્યો છે અને તે દિવ્ય પ્રકાશમાં કૌશલ્યામાને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે આજે શ્રી રામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે જગતને બોધ આપ્યો છે મારા ભક્તોનું હું ચારે બાજુથી રક્ષણ કરું છું તેથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કોઈ પણ જાતનો હોય એ રામ ભક્તિ કરી શકે છે તે રામ નામનો જપ કરી શકે છે રામ સેવા રામ નામનો જે જપ કરશે એના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ ભગવાન સફળ અને તેથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા કૌશલ્યા માને દર્શનમાં આનંદ થયો કૌશલ્યા માએ હાથ જોડીને સ્તુતિ કરી છે આ તમારું ચતુર્ભુજ સ્વરૂપ બહુ સુંદર છે પણ લોકોને શંકા થશે આટલો મોટો અને ચાર હાથ વાળો દીકરો કેવી રીતે થયો હશે લોકો શંકા કરશે કી જય શિશુ લીલા અતિ પ્રિય બાળક હું તમને ગોદમાં લઈને પ્યાર કરું ધવડાવું તમે મને મા મા કહીને બોલાવો તમે મારા બાળક માતાજીના સ્વરૂપનું ભાન કરાવ્યું અને તે ચતુર્જ સ્વરૂપ અંતર્ધાન કરી બે હાથ વાળા બાલક શ્રી રામ પ્રગટ થયા કૌશલ્યામાં એ ગોતવા લીધા છે ચારે બાજુ પ્રકાશ પડ્યો છે આ બાળક છે કે હીરો છે એક એક અંગને કૌશલ્યામાં નિહાળે છે શરણ કમલ કર કમલ મુખ કમલ નેત્ર રામજીની આંખ બહુ બહુ સુંદર શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે મારા રામને કોઈની નજર ન લાગે કેવું દેખાય નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા માએ નજર ઉતારી છે એક દાસીને ખબર પડી છે અંદર કઈ બાળક થયો છે એવું લાગે છે તે દાસી દોડતી દોડતી અંદર જાય કૌશલ્યાજીના બોધમાં સર્વાંગ સુંદર બાળક શ્રી રામના દર્શન રામના દર્શન કરતા દાસીને બહુ આનંદ પરમાનંદ એ જ રામ છે દાસીને તો એવું થયું આજે આનંદ સમુદ્રમાં હું ડૂબી રોમ રોમ માંથી આનંદ પ્રગટ થયો પણ હાલતી નથી એક તક નજર રાખી છે દાસી તો ચિત્ર જેવી ઉભી છે રામ દર્શન એને હાથ જોડ્યા છે હાર લેવાની ઈચ્છા જ થતી કૌશલ્યામાં આગ્રહ કરે છે હું પ્રેમથી આપું છું આજે લેવું જ છું દાસીએ હાથ જોડીને કહ્યું છે માં હું હાર લેવા આવી નથી આ હાર તો તમારા ગળામાં શોભે આજે મારો માગવાનો હક છે હું જે માગું તે આપવું પડશે કૌશલ્યાજી એ કહ્યું તું માગ જે માગીશ એવું તમે તેમાં તમે પછી ના તો નહીં પડો કે હું હાર લેવા આવી નથી હું રામ ને લેવા નહીં બને બાલક રામ મારા ગોદમાં કૌશલ્યામાં અતિ ઉદાર છે દાસીને પાસે બેસાડી છે અને કહ્યું છે તમારા બધાના આશીર્વાદથી નીકળો થયો હું તો નામની માં છું તમારા આશીર્વાદથી નીકળો થયો દાસીના ગોદમાં બાલક રામ હજારો વર્ષો થયા આ જીવ ઈશ્વરથી અલગ થયો આજે દાસી નો બ્રહ્મ સંબંધ થયો જીવ ઈશ્વર નું મિલન થયું દાસી છાતી સાથે ચાલે છે પ્યાર કરે એને અતિ આનંદ એક દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે ગઈ છે વધાઈ વધાઈ લાલા ગયો રાજા એ વિચાર કર્યો ગુરુદેવે મને કહ્યું હતું ચોવીસ કલાકમાં પહોંચવું છે દશરથ મહારાજ પૂછે છે બાળક કેવો છે દાસીએ હાથ જોડીને કહ્યું છે આવો દીકરો થયો નથી થવાનો તમારા ભાગ્યનો ઉદય થયો છે ઘરમાં નારાયણની સેવા છે દીકરો નારાયણના જેવો જ આવ્યો એનું શ્રી અંગ નારાયણના જેવું શ્યામ છે એની આંખ નારાયણના જેવી હતી દશરથ રાજાને યાદ આવે છે મેં સ્વપ્ન માં જોયું છે પરમાત્મા એ કૌશલ્યાજીના પેટમાં પ્રવેશ કર્યો રાજાને અતિ આનંદ આનંદ જયારે હૃદયમાં સમાતો નથી ત્યારે આનંદ આંખમાંથી ધીરે ધીરે બહાર સેવકો રાજાને સરયુજીના કિનારે લઈ ગયા રામ ગંગાને વંદન કરીને સ્નાન આજે સેવકો દશરથ મહારાજને શૃંગારે આજ સુધી દશરથ મહારાજ બહુ શૃંગાર કરતા નહોતા એમનું જીવન બહુ સાદું હતું એમનો એવો નિયમ હતો સાધુ આવે કોઈ બ્રાહ્મણ આવે કોઈ ગરીબ આવે એને સુંદર વસ્ત્ર આભૂષણ આપે તે બીજાને સ્વીકારતા એમનું જીવન બહુ સાધુ હતું અતિ ઉદાર છે અતિ સરળ છે કોઈ કોઈ વખત તો ઘરના નોકરોને પાટલે બેસાય નોકરોનું સન્માન કરે એમને ઘરના નોકરો હૃદયથી આશીર્વાદ આપતા નોકરના ની પણ જરૂર છે જેને સર્વના આશીર્વાદ મળે છે એના ઘેર સર્વેશ્વર સેવકોએ કહ્યું છે મહારાજ આજે તમારે સ્વીકાર કરવો જ પડશે તમે ના પાડો એ ઠીક નથી આજે તો મોટો ઉત્સવ કરવો છે રાજાને શૃંગારીને સોનાના પાટલે બેસાડી ઋષિઓ આવે છે ગણપતિ મહારાજની પૂજા કરાવે પુણ્ય વાચન થયું નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે પછી તો રાજાએ બહુ બહુ દાન આપ્યું છે ગરીબોને સાધુઓને બ્રાહ્મણોને બહુ દાન આપ્યું બધા હૃદયથી આશીર્વાદ આપે છે જય જયકાર થશે હવે તો કોઈ દાન લેનારો રહ્યો નથી બધાને તૃપ્ત કર્યા છે સોનાનો કટોરો છે અને તે કટોરામાં મધ રાખેલું છે વશિષ્ઠ ઋષિ વેદ મંત્ર બોલે છે મધને અભિમંત્રિત કરે છે અગ્નિરાયુષ્માન સ વનસ્પતિ વિરાયુષ્માન તેનત્વાયુષ્યાયુષ્મંતન કરોમી સોમ આયુષ્માન સ ઓષધિ વિરાયુષ્માન તેનત્વાયુષ્યાયુષ્મંતન કરોમી સમુદ્ર આયુષ્માન સ વિરાયુષ્માન ઋગ્વેદ યજુર્વેદના મંત્રો બોલે છે બાળકનું આયુષ વધે બાળકનું બળ વધે બાળકનું તેજ વધે મધને અભિમંત્રિત કર્યું છે વશિષ્ઠ ઋષિ દશરથ મહારાજના હાથમાં કટોરો રાજાને સમજાવે છે અંદર જવાનું છે આ ટચલી આંગળી પાસે જે આંગળી છે એને અનામિકા કહે છે આ અનામિકા આંગળી મધમાં બોળીને બાળકના જીવમાં મન તમે અંદર ગુરુદેવની આજ્ઞા કરી છે હાથમાં મનનો કટોરો છે દશરથ મહારાજ અંદર કૌશલ્યાજીના મહેલમાં જે બહુ બહુ ભીડ થઈ જે અંદર જાય છે તે રામ દર્શનના આનંદમાં એવું તન્મય બને છે એને બહાર નીકળવાની ઈચ્છા જ થતી જે અંદર ગયો જેને રામ દર્શન નો આનંદ મળ્યો એ એવો ફસાય છે એને સંસાર તુચ્છ લાગે છે કોઈને બહાર નીકળવાની ઈચ્છા જ થતી નથી રામ દર્શનમાં તન્મયતા છે બહુ ભીડ છે સેવકો બોલે છે હટો હટો કોણ સાંભળે છે હટો આજે બધા દર્શનમાં તન્મય રોજનો એવો નિયમ હતો દશરથ મહારાજ કૌશલ્યાજીના મહેલમાં આવે ત્યારે ઘરની દાસીઓ લાજ કાઢીને ખૂણામાં ઉભી આજે કોઈ લાજ કાઢતી કોઈને લાજ રહી જ નથી શ્રી રામ દર્શન દર્શનમાં એવો આનંદ થયો સેવકો બોલે છે હટો હટો મહારાજ આવે છે રાજા એ કહ્યું હટો હટો ના બોલો કોઈને ખોટું લાગશે આ બધા મારા નામને આશીર્વાદ આપવા આ બધાના આશીર્વાદ થી દીકરો સુખી થવાનો આજે બહુ આનંદમાં તન્મય થયા છે હું બહાર ઉભો રહીશ આ લોકોને આનંદ દેવાય આજે તો ઘરમાં એટલી બધી ભીડ થઈ કે ઘર ધણીને કોઈ અંદર જવા દેતા નથી બહુ ભીડ છે દશરથ મહારાજ અતિ સરળ છે બહાર આ લોકો આનંદમાં તન્મય થયા છે આટો આટો બોલો તો કોઈનું અપમાન થશે કોઈને ખોટું લાગશે આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થવા રામ જન્મ મહોત્સવમાં દેવો આવ્યા છે ઋષિઓ આવ્યા છે બધાને આનંદ થયો છે પણ રામ જન્મ મહોત્સવમાં ચંદ્ર ને દુઃખ થયું ચંદ્ર રામજી પાસે આવ્યો રડવા નહીં શ્રી રામ પૂછે છે કેમ રડે છે શું થયું ત્યારે ચંદ્રે કહ્યું આ સૂર્યને તમે કઈ સમજાવો બાર કલાક થયા એક જ જગ્યામાં ઉભો રહ્યો છે એ આગળ જાય અસ્તમાં જાય તો હું આવું મને આવવા દેતો નથી આજે સૂર્યનારાયણ અતિ આનંદ થયો મારા વંશમાં પરમાત્મા આવ્યા છે સૂર્યનારાયણ રામ દર્શન કરવા શ્રી રામ દર્શન માં એવો આનંદ અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઈ શ્રી રામચંદ્રને સમજાવ્યું છે ધીરજ રાખજે શાંતિ રાખજે આ અવતારમાં મેં સૂર્યને લાભ આપ્યો પણ હવે કૃષ્ણ અવતારમાં હું તારા માટે રાત્રે બાર વાગ્યા પછી આવી શકીશ હવે દિવસમાં નહીં આવું બાલકૃષ્ણલાલ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત કાઢ નિદ્રામાં છે જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને આકાશમાં ચંદ્ર જાગે છે ચંદ્રને વરદાન આપ્યું હતું સૂતેલાને સંસાર મળે છે અને જાગનારને ભગવાન મળે જાગાર તમ રુચક કામયંતે સંસારનું કોઈ પણ સુખ જીવને બહુ મીઠું લાગે ત્યાં સુધી એ સૂતેલો સંસારનું સુખ બધું તુચ્છ જયારે લાગે છે ત્યારે ભક્તિનો આરંભ થાય જાગનારને ભગવાન મળે ચંદ્રને વરદાન આપ્યું છે લોકો વાતો કરે છે આવો કઈ દીકરો થતો હશે એવું લાગે છે વૈકુંઠમાંથી નારાયણ કેવું શ્રી છે આ કેવી સુંદર છે પરમાત્મા પધાર્યા છે એવું લાગે છે દશરથ મહારાજ સાંભળે છે લોકો મારા રામને પરમાત્મા કે છે લોકો ભલે પરમાત્મા માનતા હશે તે તો મારો દીકરો છે હું એનો પિતા છું આ બધા પારકા લોકો છે તે અંદર જઈને મારા રામ ને નિહાળે છે હું રામનો પિતા છું પણ હજુ રામ મેં જોયો નથી મને ને જોવો છે રાજાનો પ્રેમ બહુ વધી ગયો હવે રામ યોગ સહન થતો નથી આંખમાંથી પ્રેમાશ્રુ ભાગ વશિષ્ઠ ઋષિના ધ્યાનમાં આવ્યું છે હવે રાજાને રામ દર્શન ની તીવ્ર ઈચ્છા છે બહુ શરમાળ છે બહુ સંકોચી છે બહાર ઉભા છે એમને કોઈ અંદર જવા દેતા નથી વશિષ્ઠ ઋષિ સમજી ગયા છે વશિષ્ઠ ઋષિએ રાજાને કહ્યું છે મારા પાછળ પાછળ આવજો વશિષ્ઠજીના પાછળ પાછળ દશરથ મહારાજ છે વશિષ્ઠ ઋષિને રાજમહેલમાં બહુ માન છે બ્રહ્મનિષ્ઠ તપસ્વી બ્રાહ્મણ છે વશિષ્ઠજી પધારે ત્યારે બધા હાથ જોડીને ઉભા છે વશિષ્ઠજીના પાછળ પાછળ દશરથ મહારાજ છે અંદર પ્રવેશ કર્યો કૌશલ્યાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલક રામ રામ અને દશરથ ચાર આખી એક થઈ છે રામ ગાલમાં હસવા લાગે રાજાને આનંદ મને ઓળખે છે હું એનો પિતા છું આ મારો દીકરો છે આટલા બધા લોકો આવેલા પણ હસતો નહોતો મને જોયા પછી હસવા લાગે મારા રામને કોઈની નજર ન લાગે મારો રામ આનંદમાં રહે મારા જીવમાં મધ આપેલું છે અને ત્યારે વશિષ્ઠ ઋષિને કહ્યું છે મહારાજ હવેથી મંત્ર બોલો હોય તો વેદ મંત્ર બોલો વશિષ્ઠ ઋષિ બાલક શ્રી રામના દર્શન કરતા કરતા એમને સમાધિ લાગી કોઈ વેદ મંત્ર યાદ જ આવતો નથી રામ દર્શનમાં એવી તન્મયતા રાજાએ કહ્યું કે હું મત ચટાડું છું કઈ મંત્ર બોલો કે મંત્ર શું હોય છે મારું નામ પણ મને યાદ જ આવતું નથી હું કોણ નહીં નામ અને રૂપની જયારે વિસ્મૃતિ થાય ત્યારે બ્રહ્મ સાક્ષાત્કાર થાય વશિષ્ઠ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ છે તત્ર વેદા અવેદા ભવંતી અમૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે બ્રહ્મ સાક્ષાત્કારમાં નામ રૂપ ભૂલાય છે વશિષ્ઠ ઋષિને યાદ આવતું નથી કે મારું નામ શું છે કોઈ વેદ મંત્ર યાદ આવતો નથી ઘણા દર્શનમાં એવી તન્મયતા થઈ છે બીજા બ્રાહ્મણો મંત્ર બોલે છે બોધ જટાડે અયોધ્યાની સ્ત્રીયા બહુ ભાગશાળી છે અંદર જાય છે કૌશલ્યા માને વંદન કરે છે કૌશલ્યા માને મનાવે છે માં મારા સખીએ મને કહ્યું છે એક વાર બાળકને જે છાતી સાથે ચાલે એક વાર જે બાળક સાથે જે પ્યાર કરે છે એનો સંસાર આનંદરૂપ થઈ જાય છે મારા સખીએ મને કહ્યું છે એક વાર બાળકને મેં છાતી સાથે મેં પ્યાર કર્યો હવે તું જ્યાં જવું ત્યાં આનંદ આનંદ જ મળે છે મને સર્વમાં રામ જ દેખાય બાળકમાં કઈ જાદુ છે બાળકમાં એવી શક્તિ છે માં મારા સખીએ મને આવું કહ્યું છે બે મિનિટ બાળક રામ મને આપજો હું રામને લેવા આવી આવ્યા હતા પણ સિપાહીઓનો પહેરો છે પુરુષોને કોઈ અંદર જવા દેતા નથી આજે પુરુષોને દુઃખ થયું કે હું સ્ત્રી થયો મેં પુરુષ થયો એ ભૂલ કરી મને અંદર જવા દેતા નથી પુરુષોને દર્શનની તીવ્ર આતુરતા છે દશરથ ને કહ્યું છે તમે દર્શન કરવા માટે બહુ આશાથી આવ્યા આજે અમને નિરાશ ન કરો કૌશલ્યાજી મારી માં છે કૌશલ્યા માના ગોદમાં બાળક રામના દર્શન કરવા અમને અંદર પ્રવેશ મળવો જોઈએ અમને નિરાશ ન કરો રાજા દશરથ ને પ્રજા પ્રાણ કરતા પ્યારી આ બધા રામને આશીર્વાદ આપવા રાજાએ થોડી બહાર નજર અતિશય ભીડ થઈ આટલા બધા લોકો અંદર કેવી રીતે આવે બહાર કેવી રીતે આજે કોઈને નારાજ કરવા નથી રાજાએ વિચાર કરીને કૌશલ્યાજીને કહ્યું છે માર બહુ ભીડ થઈ આજે બધાને રાજી કરો આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થશે મારી ઈચ્છા છે તમે બહાર આવીને આંગણામાં બેસો તો સારું છે ગોદમાં બાળક લઈને તમે આંગણામાં બેસો આજે કૌશલ્યામાં બહાર આવ્યા છે કૌશલ્યામાં આંગણામાં બેઠા છે ગોદમાં બાલક શ્રી રામ છે રામ રામદર્શન માં એવો આનંદ થયો કૌશલ્યામાં બધાને હાથ જોડી તમારા આશીર્વાદ થી દીકરો થયો છે હું નામથી માગી મારા નામને આશીર્વાદ આપો કૌશલ્યાજી આવું બોલે છે ત્યારે બધાને આનંદ થાય રામે મારો દીકરો છે કૌશલ્યાજીએ મને કહ્યું મારા આશીર્વાદ થી દીકરો થયો બધાને એવું થયું કે રામ અને એ આનંદમાં અયોધ્યાની પ્રજા નાચે છે કોઈને ભૂખ લાગી નહીં કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી ઉત્સવના દિવસે ભગવાનના દર્શનમાં સ્મરણમાં ભૂખ અને તરસ ભૂલાય દેહભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ છે રામનવમીના દિવસે બધાએ ઉપવાસ કર્યો કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી કૌશલ્યાજીએ કહ્યું છે રામ મારા શિવ રામ મારો છે એવો આનંદ થયો અતિ આનંદમાં જીવ નાચે અયોધ્યાની પ્રજા ભાગશાળી છે પરમાત્મા હાથમાં રામ મારો છે અને તે અતિ આનંદમાં સીતારામ સીતારામ સીતારામ Tara. dân đi